વિદ્યાર્થી અને ભરતી બધી વાતો ને આપણી તમે જે વાંચો છે એ બધી ભોજન થઈ જાય છે બરાબર બરાબર પોતાની પોઈઝન જ કરી નાખે